એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા નચિકેતા દેવી વાર્તા સાંભળે છે આવો આવો નચિકેતા દેવી અને આ મહુવામાં બેઠા બેઠા ધૈર્ય રાજભાઈ પણ વાર્તા સાંભળે છે આવો આવો ધૈર્ય રાજભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો અંજના ભગવતીની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે કોણ ગાય છે મીઠા ગીત એક હતું જંગલ જંગલમાં જાત જાતના ઝાડ ઉગ્યા હતા ઝાડની ઘટામાં સુંદર પક્ષીઓ વસતા હતા રાત પડે એટલે બધા પંખીઓ જંપી જાય ઝાડની ઘટામાં લપાઈ જાય એક ન જંપે ઘુવડ રાત પડે એટલે ઘુવડ જાગે એના મોટા મોટા ડોળા ગોળ ગોળ ફેરવે ચારે કોર નજર ફેરવી ને ઘુવડ તો શિકાર શોધ્યા કરે ઉંદર દેખાય તો પટ દઈને પકડી લે સવાર પડે એટલે ઘુવડ ઊંઘવા માંડે બધા પંખીઓથી ઘુવડનો ક્રમ ઊંધો એવી એક વહેલી સવારની વાત છે ઘુવડ આખી રાત જાગીને માંડ જમ્પું છે મીઠી ઊંઘ ખેંચે છે ત્યાં તો આજુબાજુની શાંતિમાં ખલેલ પહોંચાડતો અવાજ આવ્યો કુકડે કુક કુકડે કુક આ અવાજ સાંભળીને ઘુવડ તો જાગી ગયું ઘુવડ કે મારે ઉજાગરો છે અને મને ખૂબ ઊંઘ આવે છે કુકડા તું મહેરબાની કરીને બીજે જા ત્યાં બધાને ઉઠાડ કુકડો તો તરત જ ચૂપ થઈ ગયો ગુવડની ઊંઘ ન બગાડાય એ તો આગળ ચાલવા લાગ્યો ત્યાં રસ્તામાં એને એક સુંદર અવાજ સંભળાયો એવો મીઠો અવાજ કુકડો તો બસ સાંભળતા જ રહી ગયો એને થયું કે આ કોનો અવાજ છે આ મીઠા ગીત કોણ ગાય છે તે તો મારે શોધી કાઢવું પડશે કુકડો તો શોધવા લાગ્યો ત્યાં સામે મળ્યો મોર કુકડો પૂછે મોર મોર આ મીઠા અવાજો કોણ કરે છે શું તમે તો એ અવાજો નથી કરતા મોર કે ના રે ના મારો અવાજ તો એવો છે અને હું વધારે તો વરસાદની ઋતુઓમાં ગીત ગાઉં છું આ કુહુ કુહુ કરીને તો કોઈ બીજું જ ગાય છે તમે શોધી કાઢો તે કોણ છે કુકડો તો આગળ ગયો ત્યાં મળી એક ચકલી કુકડો ચકલીને કે ચકલી બેન ચકલી બેન તને સંભળાય છે ને આ મીઠો અવાજ કુહુ કુહુ તારો અવાજ તો મને ખબર છે તું તો ચી ચી ચી ચી કરે છે પણ આ અવાજ કોનો છે તું ઓળખે છે ચકલીબેન ચકલી કે ના મને કાંઈ ખબર નથી હું પણ ક્યારની સાંભળું છું આ મીઠા ગીતો ચાલો ને આપણે શોધી કાઢીએ કુકડો અને ચકલી આગળ ચાલ્યા ત્યાં ઝાડ ઉપર એક લક્કડ ખોદ બેઠેલું તે થડમાં ચાંચ ઠોકતું હતું અને તેનો સુંદર અવાજ થતો હતો જાણે કોઈ તાલ આપતું ન હોય કુકડો આ સાંભળીને થંભી ગયો અને પૂછવા માંડ્યો લક્કડખોદ શું તું આ મીઠા ગીતો ગાય છે લક્કડખોદ કે હું તો થડ કોતરવા ઠક ઠક ઠક કરું છું થડમાં કાણા પાડું છું અંદર સંતાયેલા જીવડા શોધી કાઢું છું મને આવા મીઠા ગીતો ગાતા આવડતું નથી ભાઈ અને પછી તો નચિકેતા દેવી આ કુકડો તો મૂંઝાઈ ગયો એને અવાજો સંભળાય પણ કોણ ગાય છે તે દેખાય નહીં ત્યાં તો અધૂરામાં પૂરું એને કાગડો આવ્યો કાગડો કે કુકડા ભાઈ મારો અવાજ બહુ મીઠો છે જુઓ હું ગાય બતાવું છું ક્રા ક્રા ક્રા કુકડો કે અરે કાગડા ચૂપ કર ચૂપ કર જો પેલા મીઠા અવાજો સાંભળતું કુહુ કુહુ કુહુ કોણ ગાતું હશે આવું સુંદર કાગડો કે અરે એમ વાત કરો ને આ તો કોકિલનો અવાજ છે જો પેલી આંબાની ઘટામાં છુપાઈને બેઠો છે સવારથી સાંજ સુધી એના મીઠા ગીતો ગાયા કરે છે અને એનું સંગીત વાતાવરણમાં સંભળાયા કરે છે કુકડો તો આ સાંભળીને રાજી રાજી થઈ ગયો કોકિલને કહેવા લાગ્યો કોયલને કોકિલ તું ઝાડની ઘટામાંથી અહીં મારી પાસે આવ તારો અવાજ ખૂબ મીઠો છે ચાલ આપણે દૂર જઈએ અને ત્યાં જઈ મને તું તારા સુરીલા ગીતો સંભળાવ અહીંયા તો ઘુવડને સૂઈ જવું છે એને શાંતિ જોઈએ છે પછી તો નચી કહેતા દેવી કોકિલ તો આ સાંભળીને ખુશ ખુશ થઈ ગયો કુકડાની પાસે આવ્યો અને બંને જણા દૂર દૂર જઈને ગીતો ગાવા લાગ્યા કૂ કૂ કુકડો બોલો તો ભાઈ નચિકેતા દેવી ધૈર્યરાજ ભાઈ આવી હતી આ કોયલ ને કુકડાની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશ ભાઈ આવજો